બીજું કોણ છે મનીષાબેન સિવાય હું જ્યોતિમાન બોલું પૂર્વી મોબાઈલ ને ફટાફટ જલ્દી કરો હવે જુઓ તમે હેલો હેલો હેલો કોણ છે બસ હજી સ્ટોચ લાગતા નથી બીજા કોઈ જોડાયા મનીષાબેન સિવાય કોણ છે હું છું રાજા પ્રણવામી જ્યોતિ મામી અચ્છા જ્યોતિ મામી ઠીક હલો હલો હા શ્રુતિ હા લાસ્ટ ક્લાસ ની સમરી કરીશ હા ચાલશે હા કરો લાસ્ટ ક્લાસમાં આપણે શ્રી ગુસાઈજીના બારામાં જોયું જે મહાપ્રભુજીના સેકન્ડ નંબરના સન છે મહાપ્રભુજીના દ્વિતીય પુત્ર છે શ્રી વિઠ્ઠલનાથજી જેમને પ્રભુચરણ અને શ્રી ગુસાઈજીના નામ પણ ઓળખાય છે તેમને સ્વતંત્ર ગ્રંથ અને ટીકા ગ્રંથની પણ રચના કરી છે અ ઠાકોરજીની તેમના પર વિશેષ કૃપા હતી તે વાત તેમને તે આપણે જોઈ સ્ટોરી કે જ્યારે ત્યાં એક પરંપરા હતી કે જ્યારે બાળક નાનો હોય ત્યારે એમને એક બાળ સ્વરૂપ આપવામાં આવે છે ત્યારે શ્રી ગુસાઈજીને બી આપવામાં આવ્યા ત્યારે એમને ઠાકોરજીને થોર ધરાવ્યું કે ત્યારે ગુસાઈજી બી બહુ નાના હતા તો એમને એમ થયું કે ઠાકોરજી એ ભોગ ધરાવા લાગ્યા એટલે ખાવા લાગ્યા તો ત્યારે ભૂસાઈજીને લાગ્યું કે મને નહીં મળે તો એ એમના માટે એમને ઝઘડા ઝઘડી કરી એટલે એમને એમ થયું કે મને નહીં મળે તો તો એના ઉપરથી આપણને ખબર પડે છે કે શ્રી ઠાકોરજીને કેટલી કૃપા હતી ભૂસાઈજી ઉપર પછી તે સમય પર મુઘલ શાસન ભારતમાં હતું એવા સમયમાં અકબર દરબારમાં તેમના વિશે સ્થાન આપવામાં આવ્યું અને અકબર રાજાએ શ્રી ગુંસાઈજીને ગોસ્વામીની પદવી આપી જેનો અર્થ છે કી આપણે ગાયોના રક્ષક કહીએ જેણે ગાયની રક્ષા કરી મુગલ શાસનના ટાઈમે એટલે શ્રી એ ત્યારે એમની બહુ રક્ષા કરી આટલું આપણે સિદ્ધિવિજયજીના બારામાં જોયું લાસ્ટ અને પછી યમુનાજીના બારામાં જોયું કે યમુનાજી યમરાજના બેન હતા અને અગર અને એક મિનિટ હા Thank you. ને બી બહુ પ્રિય હતા યમુનાજી એટલે એમની કૃપા જોઈતી હોય તો શ્રી ને બી આપણે પ્રસન્ન કરીએ તો કૃષ્ણની બી કૃપા આપણા પર થાય અને કૃષ્ણએ ખૂબ લીલા કરી છે યમુનાના તટ પર અને ભગવાનને તેમના પર પ્રત્યે અસીમ પ્રેમ હતો અને ભગવાન અને યમુના એક મિનિટ હા એટલે કૃષ્ણને આપણા પર કૃપા પ્રાપ્ત કરવી હોય તો Yamuna Yamunaji as a mediator ની જેમ હતા અગર યમુનાજીની કૃપા આપણા પર હોય તો શ્રી કૃષ્ણની કૃપા ચોક્કસ થાય એમ ગેરંટી બીજો લાસ્ટ ક્લાસમાં આપણે એટલા વિષય ને જોયું છે કે એમાં શ્રી વિઠ્ઠલનાથજી અને શ્રી યમનાથજી બે ટોપિકને ભણ્યા હવે એના પછીનો નેક્સ્ટ ટોપિક છે શ્રી કૃષ્ણ એટલે કે જે રીતે પ્રવેશિકા સ્ટાર્ટ કરીને આપણે વાતને જોઈ ભક્તિ માર્ગમાં આરાધ્ય આપણા ઉપાસક આપણા ભગવાન કે જેની પૂજન સેવા વગેરે આપણે કરીએ એ ભગવાન શ્રી કૃષ્ણ છે તો એમનો પરિચય આ ટોપિકની અંદર આવશે તો એ હવે સ્ટાર્ટ કરું લોક દર્શન કરે છે અહીંયાથી ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના સ્વરૂપને આ પ્રકારે સમજાવ્યું છે અહમ કૃતસ્નસ્ય ગત પ્રભવ પ્રલય તથા મત્તઃ પરતરમ નાન્યદ કશ્ચિદસ્તિ કિંચિદસ્તિ ધનંજય અર્થ મારામાંથી આ સમસ્ત જગત પ્રગટ થયું છે આ જગત મારા જ ટકી રહ્યું છે અને અંતે મારા લીન થશે મારાથી મુક્ત આ જગતમાં કોઈ પણ નથી ભગવાન આ જગતને હેલો ભગવાન આ જગતને ક્રીડા કરવા માટે બનાવ્યું છે જગતમાંના બધા દેવી દેવતાઓ જીવજંતુ મનુષ્ય જળ વસ્તુઓ પ્રભુની ક્રીડાના સાધન માત્ર છે દુર્ગા ગણપતિ શિવ વગેરે દેવી દેવતાઓ પણ આ કૃષ્ણને પોતાના સ્વામી માનીને આપની ભક્તિ કરે છે તેથી વલ્લભાચાર્ય સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં લખે છે પરમ બ્રહ્મ તો કૃષ્ણ કૃષ્ણો હિ એટલે કે પર બ્રહ્મ અર્થાત બધાનો આધારભૂત તત્વ તો શ્રી કૃષ્ણ હવે આ ગીતામાં અહીંયા શ્લોક નો અર્થ આપેલો છે હું જે સમજી કહું ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના સ્વરૂપને એ પ્રકારે સમજાવ્યું છે શ્લોક આપ્યો છે એમાં કયા ક્યાં છે કયા સ્કંદમાં મને નથી ખબર પણ મારામાંથી આ સમસ્ત જગત પ્રગટ થયું છે એટલે શ્રી કૃષ્ણમાંથી ઉત્પન્ન થયું છે આ જગત એમનામાં જ ટકી રહ્યું છે અને જ્યારે અંતે લીન થશે એટલે કે છેલ્લે અંતે લીન થશે ત્યારે એ પણ દરેક જીવ જઈને એ જગતમાં એટલે કૃષ્ણમાં જ લીન થશે લાસ્ટમાં પણ એમના માંથી જ થયું છે એમના માં જ ટકી રહ્યું છે અને લાસ્ટમાં લીન થશે એટલે જયારે એમનો એન્ડ થશે જીવનો એટલે જીવ જગતનો એટલે એમનો એન્ડ થશે એ પણ સારી સૃષ્ટિ કૃષ્ણમાં જ સમાઈ જશે બરાબર મારાથી મોટું આ જગતમાં કોઈ નથી એમ શ્રી કૃષ્ણ કહે છે ભગવાન આ જગત ક્રીડા કરવા માટે ભગવાન સૌ પ્રથમ ફર્સ્ટ જ આમાં આપણે જોયું કે ભગવાને આખું સંપૂર્ણ જગત ક્રીડા કરવા માટે બનાવ્યો છે તો જગતમાં બધા દેવી દેવતાઓ જીવજંતુઓ છે મનુષ્ય તેમજ જળ વસ્તુ લિવિંગ અને નોન લિવિંગ થિંગ્સ બધી ભગવાને પોતાની રમત માટે બનાવી છે બરાબર પછી એમાં દુર્ગા ગણપતિ શિવ વગેરે દેવી દેવતાઓ પણ એ બધા દેવી દેવતાઓ પણ કૃષ્ણને જ પોતાના સ્વામી માને છે બરાબર પછી અને એમની ભક્તિ કરે છે શ્રી કૃષ્ણની કારણ કે એ પરબ્રહ્મ છે દેવોના દેવ તેથી વલ્લભાચાર્ય સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં લખે છે પરમ પરમ બ્રહ્મ તું કૃષ્ણો વી એટલે પરબ્રહ્મ છે અર્થાત જે બેઝ આધારભૂત છે આધારભૂત જે તત્વ છે એમાંથી આખી જે સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે તો એ શ્રી કૃષ્ણ જ છે એટલે પરબ્રહ્મ પરમ બ્રહ્મ તું કૃષ્ણ વી એટલે જો શ્રી કૃષ્ણ આ ટોપિકમાં મેં વાત આવી કે આપણો આરાધ્ય જેને મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગમાં સેવ્ય તરીકે જેની સેવા આપણે કરશું જેની આરાધના આપણે કરશું કે કૃષ્ણ કોણ છે એનો પરિચય આ ટોપિકની અંદર આપ્યો હવે જે રીતે સ્કૂલની અંદર ફર્સ્ટ ડે હોય ત્યારે બધા સ્ટુડન્ટને ટીચર કે પોતપોતાનું ઇન્ટ્રોડક્શન આપો કે તમે કોણ છો તમારા પિતા શું કામ કરે છે કે કયા ગામમાંથી આવો છો કે ક્યાં રહો છો કેટલા ભાઈ બહેન છે પપ્પા શું કામ કરે મમ્મી શું કામ કરે છે એ એક ઇન્ટ્રોડક્શન છે જાતનું કે તમે કોણ છો એક ઓળખાણ એ રીતે ભગવાન જો એ વસ્તુ એવી હોય કે મને કોઈ એમ કે કે ઉર્વી કોણ છે તો હું એને જેટલું એના વિશે જાણું છું એટલી ઓળખાણ હું આપી શકું પણ જેટલી ઈ પોતાના વિશે ઇન્ટ્રોડક્શન કરાવે એટલું હું ન કરાવી શકું એની પસંદ નાપસંદ બધી જ વસ્તુઓમાં જે વ્યક્તિ પોતે જે પોતે પોતાની ઓળખાણ આપી શકે ભગવદ ગીતા જે ભગવાને અર્જુનને કહી એની અંદર અર્જુનને ભગવાને પોતાનું સ્વરૂપ સમજાવ્યું એ કોણ કેમ કે અર્જુન માટે એના મામાનો દીકરો ભાઈ એક મિત્ર એ રીતે એને હંમેશા બિહેવ કર્યું જ્યારે યુદ્ધ લડવાનો ટાઈમ આવ્યો ત્યારે એને બીક લાગી કે મારા પરિવારના લોકોને હું કેવી રીતે મારું જેમની સાથે મોટો થયો મારા ભાઈઓ છે મારા દાદા છે મારા કાકા છે એ બધાને કેવી રીતે મારું તો ત્યારે ભગવાને એને ભગવદ્ ગીતા નું સમજાવ્યું જેમાં અર્જુને ક્વેશ્ચન કર્યા જેના જવાબ ભગવાને એને આપ્યા એની અંદર ભગવાને પોતાને પણ ઇન્ટ્રોડ્યુસ કર્યું કે તું મને પોતાનો ભાઈ માને છે પોતાનો મિત્ર માને છે પણ એનાથી વધીને મારું કોઈ સ્ટેટસ છે ને એ શું છે એ ભગવાને અર્જુનને પોતાના મોઢે કીધું કે હું પરબ્રહ્મ છું કે આખી દુનિયા મારામાંથી પેદા થાય છે મારામાં ટકી રહે છે અને મારામાં જ્યારે બધું ખતમ થઈ જશે ત્યારે આખી દુનિયા મારામાં આવીને એને સમાઈ જશે એનું કોઈ એક્ઝિસ્ટન્સ બચશે નહીં એટલે મારામાંથી પેદા થાય છે મારામાં ટકી રહે છે અને તે મારામાં જ એ લીન પણ થઈ જશે મારાથી મોટું આ જગતમાં કોઈ પણ નથી એટલે જે રીતે ભગવાન દુનિયામાં સૌથી મોટા છે સૌથી ઉપર છે સુપ્રીમ ઓથોરિટી છે એનાથી વધીને કોઈ નથી કેમ કે એમણે આખી સૃષ્ટિ જડ ચેતન લિવિંગ નોન લિવિંગ આખા યુનિવર્સને ભગવાને પોતે પેદા કર્યું એટલે ભગવાનથી મોટું આ જગતમાં કોઈ છે નહીં એટલે શ્રી કૃષ્ણ દેવતાઓના દેવતા છે બધાથી ઉપર છે આખી સૃષ્ટિ એમના કરતા નીચે છે એ વાતને ભગવાન અહીંયા બતાડી પછી બીજી વાત એ કે ભગવાને દુનિયા શું કામ બનાવી ભગવાનની જરૂર શું પડી એમાં એ જ વાત કે ભગવાન એકલમ એમના સિવાય જગતમાં કોઈ એટલે કોઈ કાંઈ હતું જ નહીં બધું વેક્યુમ ટોટલ ઝીરો શૂન્ય ત્યારે ભગવાનને એવું થયું કે કોઈક હોય તો લીલામાં આનંદ આવે તો હું કંઈક કરું એમ વિચારીને ભગવાને પોતાનામાંથી આ સૃષ્ટિને પેદા કરી ભગવાન એવું વિચાર્યું કે મને કોઈક જોઈએ છે એમ વિચારીને ભગવાને પોતાનામાંથી આખા યુનિવર્સને આખા બ્રહ્માંડને living non living thing including સંપૂર્ણ બ્રહ્માંડને પોતાનામાંથી પેદા કર્યું તો આ જગત બનાવવા પાછળનું ભગવાનનો હેતુ શું જે વાય જે ક્વેશ્ચન છે ને કે દુનિયા શું કામ બની જરૂર શું હતી તો એ વાયનો આન્સર ભગવાને એ રીતે આપ્યો કે ભગવાનને ક્રીડા કરવી ક્રીડા ઇટ મીન્સ ગેમ ક્રીડા એટલે કે એક જાતની ગેમ કે જેની અંદર ભગવાન એન્જોયમેન્ટ લઈ રહ્યા છે જો જૂના ટાઈમમાં જે હતું કે રાજા મહારાજાઓને ત્યાં જે ગેમ હતી ચેસ વગેરે એ ફતેહપુર સિકરીની અંદર છે અકબરની જ્યાં અકબર ચેસ રમતો તો ત્યાં જેટલા પણ ખાના એવું નથી કે આપણે ચેસ બોર્ડ નાનકડું એમાં કુકરીઓ રાખીને આપણે ગેમ સ્ટાર્ટ કરી દઈએ એવું નહીં એ લોકોને સાચા હાથી સાચા ઘોડા સાચા સૈનિકો એની સાથે જે રમનાર વજીર હોય એ રાજાની જગ્યા ઉપર પોતે ઉભો રહે એટલું મોટું ચેસબું છે કે હાથી ઘોડા ઊંટ બધું ઉભું રહી છે તો ત્યાં પોતે એ એક ગેમનો પાર્ટ બની ગયો એટલે અકબર પોતે એ ગેમનો પાર્ટ બને છે તો તેમ વે ભગવાને પોતાનામાંથી આ જગતને પેદા કર્યું અને એ જગતમાં જે કંઈ પણ બને છે એટલે આપણું સુખ દુઃખ હસી ખુશી બધું જોઈને ઠાકોરજીને મજા આવે ચાલો કોઈક રમકડાઓ છે જેની સાથે ઠાકોરજી માત્ર કઠપુતલી નો ખેલ રમે છે એનાથી વધારે કંઈ નહીં એટલે આપણે સૂઈએ ઉઠીએ વિચારીએ કંઈ પણ કરીએ બધાની પાછળ ફર્સ્ટ પાવર ભગવાનની કે આવું કરે તો થાય જે ક્ષણ ઈચ્છા ખતમ થઈ તે જ ક્ષણ આપણે હાથમાં આપણે શરીરને છોડી ભગવાનની એવી ઈચ્છા થઈ કે બહુ થઈ ગયું હવે જેવી રીતે નાના બચ્ચાઓ શું કરે કે અમે લોકો નાના હતા ત્યારે હું અને છોકરા ગેમ રમીએ ચેસ રમતો હોય તો લાલન આવીને એના પર બેસી માને રમાડો એને આવડે નહીં અમે લોકો રમાડીએ તો બધી ગેમ આમ ભગવાનનું નેચર પણ આ જાતનું ક્યારેક એવું થાય કે હવે ઘણું થઈ ગયું આપણે બહુ સિરિયસલી બધી વાતો લે કે કોઈ જીવ્યું કોઈ જન્મ્યું કોઈ મરી ગયું ભગવાનને શું થાય કંટાળો આવ્યો ખતમ તો આખી દુનિયાને સમેટી પ્રલય કરી પોતાની ફરી થોડો ટાઈમ થાય પછી ભગવાન એમ ચાલો હવે ફરી કોઈક જોઈએ ફરી સૃષ્ટિ થઈ જાય તેમ સરકાર પાછું ચાલુ થઈ જાય તો ભગવાન માટે આ જગત એક ગેમ છે કેવલ એક ખેલ છે જેમાં આપણે બધા પોતપોતાનો રોલ કરીએ છીએ ભગવાનની એક મૂવી ચાલે છે ભગવાનનો પ્લે ચાલે છે બધા કઠપુતળીનો ખેલ છે જેની અંદર ભગવાન પોતાની ઈચ્છાથી આપણે બધાને ચલાવે ભગવાન માટે આખી જગત એક ગેમ છે એક ક્રીડા છે એ ક્રીડા માટે જ ભગવાને આ જગતને પેદા કર્યું બીજો કોઈ પ્રયોજન બીજું કોઈ રીઝન જગતને પેદા કરવા પાછળનું નથી ખાલી ભગવાનની ઈચ્છા કે મારે કંઈક કરવું છે એન્ટરટેનમેન્ટ ભગવાન માટે આ જગત કેવલ એક એન્ટરટેનમેન્ટનું સાધન છે એક ગેમ છે જેનાથી ભગવાન આ જગતની અંદર ક્રીડા કરી રહ્યા છે આ જગત બનાવવા પાછળનો ભગવાનનો હેતુ છે રીઝન છે કે જગત શું કામ બન્યું અને ક્વેશ્ચન છે ને એનો આન્સર એ છે કે ભગવાનને ક્રીડા કરવાની ઈચ્છા થઈ ગેમ રમવાની ઈચ્છા થઈ ભગવાન આ જગતને પોતાના એન્ટરટેનમેન્ટ માટે પોતાની રિલેશમેન્ટ માટે પેદા કર્યું જેવી રીતે આપણને કંટાળો આવે ને આપણે કોઈ ગેમ રમી લઈએ થોડી વાર ને જેમ એમ થાય કે હવે બહુ થઈ ગયું તો મૂકીને એને જતા રહીએ એમ ભાઈ ભગવાન પણ એ જ રીતે જગતના ક્રીડા કરે છે એક એન્જોયમેન્ટ લે છે ને એમને એવું લાગે બહુ થઈ ગયું ખતમ કર્યું જગતમાંના બધા દેવી દેવતાઓ જીવજંતુ મનુષ્ય તેમજ જળ વસ્તુઓ પ્રભુની કૃપાના માત્ર છે કે જીવજંતુઓ લિવિંગ નોન લિવિંગ થિંગ્સ ઝાડ પાન મનુષ્યો દેવી દેવતાઓ જેટલું પણ છે બધા ભગવાનની ખેલના ગેમના પાસાઓ છે આપણે બધા આખો યુનિવર્સ દેવી દેવતાઓ આપણે બધા લિવિંગ નોન લિવિંગ બધી જ બધી જ વસ્તુઓ ભગવાનની ગેમના એક પાર્ટ દુર્ગા ગણપતિ શિવ વગેરે દેવી દેવતાઓ પણ શ્રી કૃષ્ણને પોતાના સ્વામી માનીને આપની ભક્તિ કરે છે એટલે જે દેવી દેવતાઓ છે જે લોકમાં પૂજાય છે ગણપતિ શિવ દેવીઓ જેટલા પણ દેવી દેવતાઓ છે બધા ભગવાનને પોતાના સ્વામી માને કેમ કે ભગવાન એમને પેદા કર્યા છે અને એ ભગવાનનો મેનેજિંગ સ્ટાફ તેના દ્વારા આખી દુનિયાને ભગવાન રેગ્યુલેટ કરે છે કેમ કે કોઈ પણ ગેમ હોય એમાં કોઈ રોલ ન હોવો જરૂરી છે એ રૂલ ભગવાને વેદ દ્વારા બનાવ્યા કે મારી આ ગેમ કેવી રીતે ચાલે એના જે રૂલ છે ગેમ જગતને ચલાવવા માટેના જે રૂલ છે એ વેદાદિ શાસ્ત્રો છે અને એ સુપરવાઇઝર કે આ નિયમ પ્રમાણે બધું થાય છે કે નથી થતું જેવી રીતે ભારતને આઝાદી મળે નાઇન્ટીન સિક્સટીમાં એક કોન્સ્ટિટ્યુશન બનાવવામાં આવ્યું હવે કોન્સ્ટિટ્યુશન સારી રીતે ઇમ્પ્લિમેન્ટ થાય છે કે નહીં એ પ્રેસિડેન્ટ તો જોવા નહીં આવે ને એક એક ગામમાં અત્યારે મુંબઈમાં શું ચાલે છે કે મુંબઈની કોઈ ગલીની અંદર કોઈ ટ્રાફિક રૂલ તો નથી તોડતું ને કોઈ ચોરી તો નથી કરતું ને કોઈ કોઈ ખોટી હરકત તો નથી કરતા એક એક વસ્તુને જોવા માટે પ્રેસિડેન્ટ પોતે તો ઝઘડપટ્ટી નથી કરતા એ કોન્સ્ટિટ્યુશનની કમિટી બનાવવામાં આવી એને રૂલ બનાવી દીધા કે આ ભારત દેશ આવી રીતે ચાલશે એના પ્રમાણે ભારત દેશમાં રહેવા વાળા બધા સિટીઝન્સે એના પ્રમાણે પોતાની લાઈફ જીવવી જોઈએ એ કોન્સ્ટિટ્યુશનના વિરોધ જો તમે કરો છો એનું રિઝલ્ટ તમને મળે એનો દંડ તમને મળે યા તો પેનલ્ટી ભરવી પડે યા તો જેલ થાય એક્સ્ટ્રીમ બહુ ઊંચી લેવલનો ગુનો કર્યો તો ફાંસી થાય કે આજીવન કેદ થાય તો રિઝલ્ટ છે કેમ કે તમે એ રૂલને તોડ્યો તેમ વે ભગવાન પોતાની જે આ સૃષ્ટિ છે પોતાનું આ જગત છે એને ચલાવવા માટે કેટલાક રૂલ બનાવ્યા જે વેદ વગેરે શાસ્ત્રો છે હવે ભગવાન તો પ્રેસિડેન્ટ છે ફોર એક્ઝામ્પલ વેદાદી શાસ્ત્ર આપણું કોન્સ્ટિટ્યુશન છે હવે એનું ઇમ્પ્લિમેન્ટેશન સારી રીતે થાય છે કે નહીં એ જોવા માટે જેવી રીતે ભારતની અંદર લેજિસ્લેટિવ એસેમ્બલી છે કે એક એક ગામની અંદર નાની નાની પંચાયતો મ્યુનિસિપાલિટી પોલીસ વગેરે એક પોતપોતાની ડિપાર્ટમેન્ટ છે કે રૂલ કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ થાય છે ને જે એને તોડે છે એને દંડ આપવા માટે પણ કોઈ ઓથોરિટી ભારતની અંદર છે સેમ ભગવાનની દૃષ્ટિના ભગવાને નિયમ બનાવીને રાખી દીધા કે આખી દૃષ્ટિ આવી રીતે ચાલવી જોઈએ અને એ કોન્સ્ટિટ્યુશન વેદ વગેરે શાસ્ત્રો છે જેના પ્રમાણે ભગવાનની સૃષ્ટિમાં રહેવાવાળા બધા જ લોકોએ બિહેવ કરવું જોઈએ એ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે હવે એનું ઇમ્પ્લિમેન્ટેશન દરેકે દરેક ફિલ્ડની અંદર થાય છે કે નથી થતું એ જોવા માટે ભગવાનનો એક મેનેજિંગ સ્ટાફ જે આ દેવી દેવતાઓ છે જેમ આપણે ત્યાં ગ્રામ પંચાયત થી લઈને લેજિસ્લેટિવ એસેમ્બલી સુધી જેવી રીતે એક એક લેવલ છે એક તો જે એક નાનકડા ગામમાં ગ્રામ પંચાયત કામ કરે એક જિલ્લો હોય તો જિલ્લાની પંચાયત કામ કરે એક આખું સ્ટેટ હોય તો સ્ટેટની લેજિસ્લેટિવ એસેમ્બલી કામ કરે આખો દેશ છે તો એને ચલાવવા માટેની કોઈક એસેમ્બલી કોઈક ડિપાર્ટમેન્ટ કામ કરે તો સેમ વે આ મેનેજિંગ સ્ટાફની અંદર પણ આ જાતની કેટેગરીઝ છે કે જેની અંદર કોઈક દેવતાઓ એવા છે કે એક જેવી રીતે નામ સાંભળ્યું છે ચિત્રગુપ્ત અને વિચિત્રગુપ્ત આ દેવતાઓ એ છે કે એક એક માણસની પાછળ એ લોકો લાગેલા હોય કે પુણ્ય કર્યું કે પાપ કર્યું સાચું કર્યું કે ખોટું કર્યું અને એની નોંધ એ લોકો લે છે જેના પ્રમાણે છેલ્લો અકાઉન્ટ ઓડિટ થાય ત્યારે કોનું પાપ કોનું કેટલું પુણ્ય એના પ્રમાણે સ્વર્ગ અને નર્કનું કેટલું થાય છે આ મેનેજિંગ સ્ટાફ છે જેમાં કોઈક ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ કરે છે અને કોઈક ઓફિસ લેવલ ઉપર કામ કરે છે બ્રહ્મા વિષ્ણુ શિવ ગણપતિ દેવી દેવતાઓ આ બધા ભગવાનના ઓફિસ લેવલના કર્મચારીઓ છે જે લોકો એ ચીજોને જોવે છે કે ફિલ્ડમાં લોકો આવે ફિલ્ડના લોકો એમને આવીને રિપોર્ટ કરે કે આવું થયું એ લોકો આ વાતનો ડિસિઝન લે કે કોને છોડવું ભગવાનનો જે મેનેજિંગ સ્ટાફ છે એની અંદર પણ કોઈ કોઈ કેટેગરી છે જેને અત્યારે જાણવું તમારા માટે જરૂરી નથી પણ દેવી દેવતાઓનું પોતાનું કેટેગરાઇઝેશન શાસ્ત્રોની અંદર કરેલું કે કોણ સૌથી નીચેનો દેવતા અને કોણ સૌથી ઉપર જેમાં કર્મદેવથી સ્ટાર્ટ કરી પરબ્રહ્મ શ્રી કૃષ્ણ સુધીની કેટેગરી છે કર્મદેવતાઓ જે છે એ ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ કરે ચિત્રગુપ્ત વિચિત્રગુપ્ત વગેરે કે એક એક પર્સન ઉપર એમનું ધ્યાન હોય કે આણે શું કર્યું આણે શું કર્યું આણે શું કર્યું ને છેલ્લે બધું પહોંચતા પહોંચતા ઉપર પરબ્રહ્મ શ્રી કૃષ્ણ સુધી આ બધી રિપોર્ટિંગ પહોંચે અને છેલ્લું જે ડિસિઝન પાવર છે એ ત્યાં છે જે પ્રેસિડેન્ટનું કામ કેટલીક ચીજો એ જાતની છે કે જેવી રીતે ભારતની અંદર પણ કેટલાક પોલીસ એવા જાતનો હોય કે ત્યાં જ એમનું પણ કેટલું ડિસિઝન પાવર કોઈક લેવલ સુધી હોય કે નાની મોટી ચોરી કરી હોય એ લોકો જેલમાં બેસાડે છે ત્રણ દિવસે છોડીને કોઈક રકમથી ઉપરની ચોરી કરી હોય તો એ લોકોને ડિસિઝન પાવર નથી એ લોકોને પોતાના હેડને ઇન્ફોર્મ કરવું પડે એ ડિસિઝન એનાથી ઉપરનું કોઈક લેવલ છે જે ફાંસી વગેરે આપવા એ ડિસિઝન પોલીસ ના લે એની ઉપરની જે કોર્ટ છે એ જસ્ટિસ એ એનું ડિસિઝન લે કે હવે અમે કેમ કે કોઈક લેવલ ક્રોસ કરી ચૂક્યું છે દરેકનો પોતપોતાનો અધિકાર છે પોતપોતાની કામ કરવા માટેનો એક બાઉન્ડ્રી બનેલી છે કે આટલા સુધી તમે ડિસિઝન લઈ શકો આનાથી બારે જાય તો તમારે પોતાની ઉપરની ઓથોરિટી તો સેમ વે ભગવાનની જે આ સિસ્ટમ છે સૃષ્ટિની એમાં પણ એ છે કે એક ગ્રાઉન્ડ નો વ્યક્તિ કેટલું ડિસિઝન પાવર એનું છે એનાથી વધીને જો કોઈ વાત હોય તો પોતાની હાયર ઓથોરિટીને ઇન્ફોર્મ કરે એનાથી ઉપરની વાત હોય તો જેવી રીતે આપણે ત્યાં છેલ્લી કોર્ટની અંદર જાય પછી હાઈકોર્ટમાં જાય પછી લાસ્ટમાં ક્યાંય નિવેડો આવે તો સુપ્રીમ કોર્ટમાં જવાના આવે તો મેં કેટલીક વસ્તુ એ જ આપની છે કે ભગવાનના નીચેના લેવલના લોકો અને પતાવટ કરી દે છે ભગવાન સુધી પહોંચવાની એવા લોકોને જરૂર નથી પડતી પણ કોઈક લેવલ ક્રોસ કરી ચૂક્યો હોય એવી કોઈ વાત હોય તો ત્યાં ભગવાન પોતાનું ઇન્ટરફિયરન્સ લે પણ સમજવાની બેઝિકલી એટલી બધી વાતનું કન્ક્લુઝન એ કે બધા દેવી દેવતાઓ આપણે બધા આપણે બધા ગ્રાઉન્ડ લેવલ એકદમ નીચી કેટેગરીના જે ભગવાનની ગેમની અંદર કામ કરે છે એનું રૂલ અને રેગ્યુલેશનનું ઇમ્પ્લિમેન્ટેશન જોવા માટે દેવી દેવતાઓ છે એમાં પણ કેટેગરાઇઝેશન છે ને એમાં સૌથી ઊંચી ઓથોરિટી ભગવાન શ્રી કૃષ્ણ છે કે જે આખી સૃષ્ટિની પૂરી રેગ્યુલેશન પાવર એમના હાથમાં તો એ આ બધા જ દેવી દેવતાઓના સ્વામી છે એમનાથી મોટો કોઈ નથી એમના ડિસિઝન જેમ કે સુપ્રીમ કોર્ટ ડિસિઝન આપી દે પછી કોઈ એની સામે ના થાય ખોટું હોય તો પણ માનવું જ પડે કેમ કે આપણી પાસે કોઈ ઓપ્શન જ નથી આનાથી ઊંચી ઓથોરિટી એ જ નહીં કેટલા પાવર પ્રેસિડેન્ટને પ્રાઇમ મિનિસ્ટરને આપેલા હોય તો સુપ્રીમ કોર્ટનો જે ઓર્ડર હોય એ લોકો ચેન્જ કરી શકે સેમ થિંગ અહીંયા પણ છે કે આપણે ત્યાં એ કૃષ્ણનું કારણ એમનું જે ડિસિઝન છે આખી સૃષ્ટિની અંદર લાસ્ટ ડિસિઝન છે જેના સામે આપણું કંઈ ચાલતું નથી આપણે તો ક્યાં નથી એ તમે જોઈ લો આપણે ક્યાં છે આપણે પ્રેસિડેન્ટ સુધી ક્યાં પહોંચવાનું તેમ દશા આપણી આપણે ને પ્રેસિડેન્ટ બધું આયા આયા આખું ખાતું ચાલે પણ તો પણ જે રીતે ને અપ્રોચ કરવાનો પાવર એ એ રાઈટ ભારતના દરેકે દરેક સિટીઝનને આપવામાં આવ્યું છે તેમ એ ભગવાન સુધી પણ આપણે અપ્રોચ કરે છે કે ઠાકોરજી આપણામાં પણ એટલો જ ઇન્ટરેસ્ટ લે છે એવું નથી કે આપણે એમની ધ્યાનની બહાર છીએ પણ કેટલીક ચીજો એ જ આપણી છે કે નીચેનો સ્ટાફ મેનેજ કરતો તો ભગવાન એવો ઇન્ટરફિયરન્સ નથી લેતો તો ભગવાન આખી દુનિયાના માલિક છે આખું બ્રહ્માંડ એમના થી ચાલે છે એમના ઓર્ડર ઓર્ડરથી સૃષ્ટિની દરેકે દરેક ચીજ ચાલે છે દરેકે થાય છે દરેકે દરેક વસ્તુ ચાલે છે ઉઠે છે બેસે છે સુવે છે જે કંઈ પણ થાય છે બધાનું આધાર ભગવાન કૃષ્ણ છે એક સેકન્ડ આમ હાથ ફેરવી દીધું તો આખી ગેમ ખતમ થઈ જવાની એમાં આપણે નથી કહેવાના કે હજી અમારો ટાઈમ બાકી છે અમે આ કરવું છે અમે આ વિચાર્યું તો હજી થયું નથી એ માટે આપણે કોઈ નથી ભગવાનને મંત્ર બધું ખતમ કરી દીધું સુપ્રીમ ઓથોરિટી છે લાસ્ટ ઓથોરિટી છે જેનાથી વધીને આખા બ્રહ્માંડમાં કોઈ નથી એ લાસ્ટ ઓથોરિટી એ સુપ્રીમ ઓથોરિટી ભગવાન કૃષ્ણ તો એ જ વાતને મહાપ્રભુજી મહાપ્રભુજીનો ગ્રંથ છે સિદ્ધાંત મુક્તાવેલી જેમાં મહાપ્રભુજી ઠાકોરજીને આ રીતે ઇન્ટ્રોડ્યુસ કર્યા છે કે પરબ્રહ્મ તું કૃષ્ણજી પરબ્રહ્મ એટલે કે પરબ્રહ્મ એક પોસ્ટ છે જેમ કે પ્રેસિડેન્ટ એક પોસ્ટ છે અને પ્રેસિડેન્ટ પ્રણવ મુખર્જી છે સેમ વે પરબ્રહ્મ એક પોસ્ટ છે અને એ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ પ્રણવ મુખર્જી પછી નેક્સ્ટ પ્રેસિડેન્ટ આવશે કૃષ્ણ નથી બદલતા કુલ એટલે પ્રેસિડેન્ટ એક પોસ્ટ છે જે પ્રણવ મુખર્જી છે સેમ વે પરબ્રહ્મ પોત છે જે શ્રી કૃષ્ણ એમનું સ્થાન બીજું કોઈ લેશે નહીં એ જ છે એ સુપ્રીમ ઓથોરિટી છે એને મહાપ્રભુએ કીધું કે પરબ્રહ્મ તું કૃષ્ણ જી ઈ એટલે જ સંસ્કૃતમાં જ કહીએ ને ગુજરાતીમાં કહીએ ને હું જ છું બહાર આપવા માટે કે હું જ કરીશ બીજું કોઈ નહીં કરે હું કરીશ તથા હું જ કરીશ એ વાતને મહાપ્રભુએ કીધું કે પરબ્રહ્મ તો કૃષ્ણ જ છે બીજું કોઈ નથી મતલબ કે પરબ્રહ્મ આખી દ્રષ્ટિની સુપ્રીમ ઓથોરિટી સૌથી ઊંચી પોસ્ટ છે જેના માટે મહાપ્રભુ કહે છે કે એ પોસ્ટ ઉપર ભગવાન શ્રી કૃષ્ણ છે એટલે પરબ્રહ્મ તો કૃષ્ણ જ છે એટલે હવે જો વાત આવી જાય લોજિક ઉપર કે સેવકને પકડવું જોઈએ કે સ્વામીને પકડવું જોઈએ એટલે કે સૂફી કથા આવે છે જાતની કે એક સંત હતા ભિખારી ભિખારી હતા મતલબ સંત તો એ રાજા પાસે માંગવા જાય છે એની કેટલીક જરૂરિયાત હોય છે તો રાજાના મહેલમાં જાય છે એ પૂછે છે કે રાજા ક્યાં છે એમણે કીધું કે એ ત્યાં નમાઝ પડે છે ઠીક સમજાવું છું ત્યાં ગયા એ નમાજ પડતા હતા તો એવું બોલતા હતા કે હે ભગવાન મને આ આપી દો મારા રાજ્યમાં સુખ શાંતિ રાખો મારા પરિવારને શાંતિમાં રાખો મારી પ્રજા સુખી રહે આમ રહે તેમ રહે એ રાજા માંગતા હતા ત્યારે એ ફકીરે हूँ सेवक ने अप्रोच कर सो पहला स्वामी ने कर सो क्योंकि सेवक शू कर स्वामी ने पूछी ने वाया वाया तमारा सुधी पर तमारी पास जो ये ऑप्शन है सीधे स्वामी ने जो तुम कॉन्टेक्ट कर सको तो सेवक ने केम चूज करो એ જ વાતમાં જે બતાવી કે પરબ્રહ્મ શ્રી કૃષ્ણ જે આખી સૃષ્ટિની સુપ્રીમ ઓથોરિટી છે તો શિવ દુર્ગા ગણપતિ આ નાના નાના દેવતાઓને પકડીને એમની પાસે ઉદ્ધાર માટે યાચના કરવી એના કરતા જે આખી સૃષ્ટિના પાલન કરતા આખી સૃષ્ટિના માલિક છે એવા શ્રી કૃષ્ણ પાસે જ આપણે ડાયરેક્ટ અપ્રોચ કેમ ના કરીએ એ વાતને મહાપ્રુજે બતાવી કે તેથી પરબ્રહ્મ શ્રી કૃષ્ણ છે એમની સેવા કરો એમનું ચિંતન કરો એમનું ધ્યાન ધરો એ તમને તમારો ઉદ્ધાર કરશે આ સેવકો નહીં કરી શકે એ શું કરશે આપણે એમને અપ્રોચ કરીએ કૃષ્ણને પૂછે કરું કૃષ્ણ કહે છે હા કરો તો જઈને કરે એના કરતા ડાયરેક્ટ એ સ્વામીને તમે પકડો કે જે સીધો તમારો થાય એને એને કોઈને પૂછવાનું નથી મન થયું તો તરત તમારું કામ બની જશે ભૂલા મિશ્રાની વાત કરી સરસ્વતી પાસે સમજાવવાનું એમણે સરસ્વતી પાસે માંગ્યું સરસ્વતી કીધું કે મારા હાથમાં નથી હું વિદ્યાની દેવી છું પણ મારે પણ કોઈકને પૂછવું પડે કે હું ભગવાનને પૂછીને આવું છું ભગવાનને પૂછીને આવે અને એમણે કીધું કે ભગવાને હા પાડી છે હું તને વિદ્યા આપું છું બોલા વિશે સીધું લોજિક લગાડ્યું કે હવે મને વિદ્યા નથી જોઈ હવે જેની વસ્તુ પૂછીને આવી ને ભગવાન પોતે જ જોઈએ એ વાત મહાપ્રભુજી પણ બતાવી કે આ ભગવાનનો જે મેનેજિંગ સ્ટાફ છે ભગવાનના સેવકો છે એમને અપ્રોચ કર્યા કરતા સીધા એમના માલિક ભગવાન શ્રી કૃષ્ણને તમારે અપ્રોચ કરવો જોઈએ એ તમારો ઉદ્ધાર કરશે તો આ શ્રી કૃષ્ણ જે પુષ્ટિ ઉપાસ્ય છે જેના માટે મહાપ્રભુજી કહે છે કે આમનું ધ્યાન કરો આમની સેવા કરો આમનું પૂજન કરો આમની પાસે પોતાના ઉદ્ધારની અપેક્ષા રાખો એ તમને મોક્ષ અપાવશે એ તમને મુક્તિ અપાવશે એ તમારો ઉદ્ધાર કરશે આ દેવી દેવતાઓ નહીં કરે કેમ કે એ પોતે પણ કોઈકના અધીન છે એ તમને મદદ નહીં કરી શકે જેટલી કૃષ્ણ કરે એટલે કૃષ્ણને પકડો એમની સેવા કરો એમને ડાયરેક્ટ અપ્રોચ કરો એમની પાસે પોતાના ઉદ્ધાર માટેના પ્રયાસ કરો તો એ શ્રી કૃષ્ણ જે પુષ્ટિ માર્ગના આરાધ્ય છે તો એટલે ટોપિક આની અંદર આગળનો બ્રિજેશભાઈ કરશો ભગવાને જયારે જોયું કે તેમના ભક્તો પૃથ્વી પર એમના વિના દુઃખી છે મૃત્યુ લોકોનો ત્રાસ વધી ગયો છે ત્યારે દયાભાવથી પોતે પૃથ્વી પર મનુષ્ય રૂપે અવતર્યા ભક્તોના ઉદ્ધાર માટે પોતાના ધામ વૈકુંઠમાંથી ભગવાન જયારે પૃથ્વી પર પ્રગટે છે ત્યારે પ્રભુનો અવતાર થયો કહેવાય ભક્તોના ઘરમાં જે શ્રી ઠાકોરજી ભક્તની સેવા સ્વીકારવા માટે પધારે છે તેને પણ સુખી માર્ગમાં ભગવાનના વાર્તા સમાન જ માનવામાં આવે સમજાવો આમાં એમ કે ભગવાન ને પૃથ્વી બનાવી એના પછી એમણે જોયું કે પૃથ્વી પર એમના વિના એમના ભક્તો છે બહુ દુઃખી છે તો અને દુઃખી લોકોનો ત્રાસ છે દયાભાવથી અંદર એ વાત આવી કે જયારે ભગવાને એ જોયું કે એમના ભક્તો કે જે ભગવાન ને અપ્રોચ કરવા માંગે છે એમને ભગવાન સુધી પહોંચવાનો રસ્તો મળતો નથી એમને લોકો હેરાન કરી રહ્યો છે એમને ઊંડા રસ્તે લઈ જાય કેમ કે જ્યારે પણ કંઈક સારું હોય છે એની સામે એટલું ખરાબ હોય જીસસ ક્રાઇસ્ટ ની એમના જીવન ચરિત્ર ની અંદર એ વાત આવે છે કે જીસસ જયારે તપ કરવા માટે ગયા ત્યારે ત્યાં શેતાન આવે તમે જીસસ ક્રાઇસ્ટ ને કીધું તમે બધા લોકોને ભગવાન સુધી પહોંચાડવાનો રસ્તો બતાડો છો આ કામ તમે બંધ કરો હું તમને આખી સૃષ્ટિનો પાવર આપીશ કરોડોની સંપત્તિ આપે ત્યાં કૃષ્ણ ના પડી કે નહીં મને લોકોને ભગવાન સુધી પહોંચવાનો રસ્તો બતાવો છે એટલે કે જ્યાં જ્યાં કોઈ સારા લોકો હોય છે ત્યાં ત્યાં એના કરતા ડબલ ખરાબ લોકો હોય છે એટલે જયારે ભગવાને જોયું કે ભક્તો કોશિશ કરી રહ્યા છે કે ભગવાન સુધી પહોંચી શકે પણ કેટલાક એવા દુષ્ટ લોકો છે જે લોકો એમને અટકાવે છે કે લોકો ભગવાન સુધી ના પહોંચે કે એમના ભક્તોને દુઃખી કરી રહ્યા છે કે જે રીતે મુસલમાનોના આ પોતા ભારતની હિસ્ટ્રીની અંદર તમે જોઈ લો કે આપણે ત્યાં એ લોકોએ હિન્દુના બધા મંદિરોને તોડી દીધું જબરદસ્તી એમને ધર્મ પરિવર્તન કરાવ્યું જબરદસ્તી મુસલમાનો બનાવ્યા જે લોકો નથી બનવા માંગતા એ લોકોને મારી મારીને પણ મુસ્લિમો બનાવ્યા એ લોકોને ધર્મ પરિવર્તન કરવા માટે મજબૂર બનાવી દીધા તો અહીંયા શું છે કે એ લોકો કોશિશ કરી રહ્યા છે કે અમને ભગવાન મળે પણ કેટલાક દુષ્ટ લોકો એમના આ કાર્યની વચમાં આડા થાય છે કે એમને ભગવાન સુધી પહોંચવા દેતા નથી એવું જયારે ભગવાને જોયું કે કેટલાક દુષ્ટ લોકો એમના ભક્તોને હેરાન પરેશાન કરે છે ત્યારે ભગવાન એ ભક્તોની રક્ષા માટે પોતાના ભક્તોને બચાવવા માટે પૃથ્વી ઉપર આવે એટલે કે ભગવાનના ધામ ને વૈકુંઠ કહેવાય જ્યાં ભગવાન બિરાજે એ રીતે આપણે પૃથ્વી ઉપર એ પૃથ્વી આપણું ધામ છે એ રીતે ભગવાનનું ધામ વૈકુંઠ છે તો ત્યાં વૈકુંઠ ઉપર બિરાજીને ભગવાન જયારે જોવે છે એમના ભક્તો દુઃખી થઈ રહ્યા છે દુષ્ટ લોકો એમને હેરાન કરી રહ્યા છે ત્યારે ભગવાન પૃથ્વી ઉપર અવતાર ગ્રહણ કરે જો અવતાર નો મતલબ એ છે કે આપણે ત્યાં જેવી રીતે મેં તમને ચાલુ થયું ત્યારે પ્રવેશિકા ત્યારે વાત શીખી રહી છે કે જેવી રીતે આપણે જન્મ્યા અને આપણે મરી ગયા એવી રીતે ભગવાન અને મહાપુરુષોનું આ રીતે જન્મ મરણ નથી થતું એ લોકો કઈ સ્પેશિયલ ઉદ્દેશ્યથી આવે કંઈક વિચારીને કે મારે આ કામ કરવું છે એટલે આવે એટલે કે ઘણી વાર લોકો એવા આપણે લોકો શું કરીએ કોઈ જગ્યા પર જવું રખડપટ્ટી કરવા માટે કેટલાક લોકો એ જાતના કે એ રખડપટ્ટીની જગ્યા ઉપર એ લોકો કોઈ કામથી આવ્યા હોય પછી ઉપર આપણે બધા રખડપટ્ટી કરવી હોય બીજું કઈ ઉદ્દેશ્ય જ નથી આપણી પાસે પણ ભગવાન કે માણસોને ભગવાન જયારે મોકલે છે જે રીતે મહાપ્રભુજી પધાર્યા કે ભગવાન પોતે પધારે છે ત્યારે ભગવાન એવી રીતે જેમ આપણે જન્મી ગયા અને આપણે મરી ગયા એવી રીતે નથી આવતા પણ કોઈક સ્પેશિયલ ગોલથી કોઈક ઉદ્દેશ્યથી ભગવાન એ જગ્યા ઉપર પધારશે તો સેમ વે જ્યારે ભગવાને જોયું કે એમના ભક્તો દુઃખી થઈ રહ્યા છે અસુરો એમને હેરાન પરેશાન કરી રહ્યા છે ત્યારે ભગવાન પૃથ્વી ઉપર પધારશે એમને ભગવાનનો જન્મ નહીં પણ ભગવાનનું અવતરણ કેમ કે જન્મ્યા નથી એમનું બર્થ નથી થયું એ અવતરણ એટલે આવે જન્મ્યા નથી એ આવે જન્મે કોણ આપણને થોડી ખબર હતી કે મારે જન્મવાનું છે કઈ વિચારી નથી આવે જન્મી ગયા આપણે મોટા થઈ ગયા એમને એમને મરી પણ જશું એક દિવસ ભગવાન કોઈ કોઈક ઉદ્દેશ્યથી આવે છે કે મારે જઈને આટલા ટાઈમ પીરિયડમાં આ આ કામ કરવાનું છે જ્યારે થઈ જશે ત્યારે આને છોડી દેશે તો એને ભગવાનનો જન્મ નહીં ભગવાનનું અવતરણ ભગવાનનો જન્મ નહીં ભગવાનનો અવતાર કહેવામાં આવે છે ભગવાન ત્યાંથી પૃથ્વી ઉપર પધાર બરોબર જયારે ભગવાને આ જોયું ત્યાં બિરાજીને કે મારા ભક્તો ને કોઈ હેરાન પરેશાન કરી રહ્યો છે એમને મારા સુધી પહોંચવા નથી દેતા ત્યારે ભગવાનને પોતાના ભક્તો પ્રત્યેનો જે પ્રેમ છે ભગવાનની જે દયા છે કરુણા છે એના કારણે ભગવાન પૃથ્વી ઉપર અવતાર ગ્રહણ કર્યું એ કૃષ્ણ રૂપે ગોકુલની અંદર જન્મ એમના ભક્તો જે દુઃખી હતા એ આપણને ખબર છે કૃષ્ણની તો બધાને ખબર છે કંસનો ત્રાસ હતો ત્યારે જરાસંધ વગેરે લોકો લોકોને પરેશાન કરી હતા મારી રહ્યા હતા કોઈ પણ અવતાર રામચંદ્રજી નો અવતાર થયો રાવણ ને મારવા માટે રાવણને શું કામ મારવા માટે એમના ભક્તો ને હેરાન કરતો હતો બીજું શું કંસ માટે પણ છે એમ કંચ પણ એમના ભક્તો ને હેરાન કરતો ભગવાન સુધી પહોંચવાનો છે હું જ ભગવાન છું દેવી દેવતાઓની પૂજા નહીં કરવાની તમારે મંદિરો તોડી દેતા પોતાના પોતાના મંદિરો બનાવડાવી દેતા ભક્તો ભગવાનનું પૂજન કરે કરવા ન દે ભગવાને જયારે જોયું ત્યારે એ પોતાના વસ્તુની રક્ષા માટે કૃષ્ણના અવતાર રૂપે ગોકુલની અંદર જન્મે એની અંદર બીજી વાત એ કે ગોકુલમાં તો જન્મે જન્મે અને પાંચ હજાર વર્ષ વીતી ગયા એ પહેલા કૃષ્ણ અવતાર થયો હવે આપણા ઘરમાં પણ જયારે ઠાકોરજી બિરાજે છે પડાવે છે તો ઘણું કામ પર્સનલી આપણી ફેમિલીના ઉદાહરણ જયારે આપણા ઘરમાં ઠાકોરજીને પધરાવીને આપણે એમની પોતાની આપણે એ સેવા કરવા માટે ઠાકોરજીને પધરાવીને લાવીએ છીએ એને પણ આપણે ત્યાં ભગવાનનો અવતાર માનીએ એ જે રીતે ગોકુલમાં અવતાર થયો એવી રીતે આપણા ઘરમાં ભગવાનનો અવતાર કે આપણા ઘરમાં કેવલ આપણા ઉદ્ધાર માટે આવે ખાલી આપણા માટે પર્સનલી જે રીતે ગોકુલમાં જન્મ્યા મથુરામાં જન્મ્યા તો એ જે માસ ઓફ પીપલ છે એ લોકોના ઉદ્ધાર માટે તે જયારે ઠાકોરજી આપણા ઘરમાં પધારે છે આપણી સેવાંગી કરવા માટે આપણા ઘરમાં પધારે છે ત્યારે પર્સનલી કેવલ આપણા માટે આવે આપણા ઉદ્ધાર માટે એને પણ આપણે ત્યાં અવતાર માનવાનો આવે છે ઠાકોરજીનો આપણે ત્યાં જન્મ થયો જેને આપણે ત્યાં પાટોત્સવ જે દિવસે ઠાકોરજી આપણા ઘરમાં પધાર્યા એ દિવસ આપણે ત્યાં એટલા જ ઉત્સાહથી મનાવવામાં આવે છે જેટલા ઉત્સાહથી જન્માષ્ટમી જન્માષ્ટમીના દિવસે ગોકુલ અને વ્રજના લોકોની રક્ષા કરવા માટે ભગવાન ત્યાં અવતાર લીધું એ રીતે આપણે બચાવવા માટે આપણા ઉદ્ધાર માટે ભગવાન આપણા ઘરમાં પધાર્યા એટલે આપણા ડાકોજીનો પાટો છો કે જે દિવસે ડાકોજીને આપણે પોતાના ઘરમાં પધરાવીને સેવા સ્ટાર્ટ કરી હોય એ દિવસ આપણે ત્યાં એટલો જ મોટો છે જેટલો મોટો દિવસ જન્માષ્ટમી એટલે આપણા ઘરમાં પધારવું ભગવાનનું એ પણ ભગવાનનો અવતાર છે ત્યાં સુધી કેવલ એ ઘરમાં રહેનારા પાંચ લોકોમાં કેવલ એ પાંચ લોકો માટે જ ભગવાન અવતાર ગ્રહણ કરે છે એટલે આપણા ઘરમાં ઠાકોરજીની સેવા બિરાજવી ઠાકોરજીનું પધારવું એ આપણે ત્યાં અવતાર માનવામાં આવે જે રીતે ત્યાં ગોકુલમાં જન્મ્યા એ લોકોની ઉદ્ધાર માટે એ લોકોની રક્ષા માટે એમ બે ભગવાન આપણા ઘરમાં પણ પધારે છે આપણા અવતારમાં એને પણ આપણે ત્યાં ભગવાનનો અવતાર મનાય છે કે એમાં બહુ મોટી વાત એ છે કે ત્યાં કેટલા લોકો હતા ભગવાન સામે હજાર જણ હતા આપણા ઘરમાં પધારે છે ત્યારે પાંચ જ જણ ભગવાનનું કોન્સન્ટ્રેશન વધે છે એટલા પાંચ જ જણને ભગવાને જોવાનું એટલા જ લોકોનો ઉદ્ધાર ભગવાન પર્સનલી આપણા માટે આપણા ઘરમાં ભગવાન કરાવે છે એને પણ ભગવાનનો અવતાર માનવામાં આપણા માટે લગ્ન હતું કે અમારી રક્ષા માટે ભગવાન આવ્યા સવારે આપણે કીર્તન કર્યું વ્રજભાઈ એટલે ખુશ થયા કે ભગવાન અમારી રક્ષા માટે આવે અમારો રક્ષક આવી ગયો અમારો મસીહ આવી ગયો જે અમારી રક્ષા કરે હવે અમને કોઈ તકલીફ નથી હવે અમારે તો કોઈથી ડરવાનું નથી જેથી રીતે જીસસ ક્રાઇસ્ટના જન્મ ઉપર લોકો એટલી ખુશી મનાવે અમારો મત નહીં આમાં જે અમને બતાવો એ અમારી વસ્તુ છે આપણે એટલે જ ખુશી મનાવી કે કેવલ આપણા ઉદ્ધાર માટે ભગવાન આપણા ઘરે આપણે નથી જવું પડતું ભગવાન સામેથી આવે આ પણ ભગવાનની દયા ભગવાન ની કૃપા આપણને ભગવાન કહેતા નથી એ વાત ને કે મને તમારો ઉદ્ધાર કરવો છે પણ જો એવી સિચ્યુએશન બને છે કે ઠાકોરજી આપણા ઘરમાં પધાર્યા છે કોઈ પણ કારણોસર કદાચ કોઈકના પ્રેશરથી આપણી ઈચ્છા ન હોય આપણા માતા પિતા એમને પધરાવીને લઈ આવ્યા તો પણ એ ઇન્ડિકેશન ભગવાનનું એ છે કે ભગવાન તમારો ઉદ્ધાર કરવા માંગે છે તો તો જ એટલી બધી દુનિયામાં લાખો લોકો જીવે છે બધાને તો નથી મળતું આપણને કેમ મળ્યું મેં પણ અચાનક આપણને કેમ થયું ઇન્ડિકેશન ભગવાન આપણો ઉદ્ધાર કરવા પર્સનલી આપણા ઉપર કોન્સન્ટ્રેટ કરીને આપણને અપ્રોચ નથી કરતા ભગવાન સામે આ પુષ્ટિ છે આ કૃપા આ પુષ્ટિ જેની અંદર ભગવાન સામેથી અપ્રોચ કરે લઈને કોણ આવે છે મહાપ્રભુ કેમકે આપણી તો એક કોઈ ક્વોલિફિકેશન છે જ નહીં ભગવાનની સામે કે પ્રણવ મુખર્જી આપણા ઘરમાં આવે પણ કોઈક લાગત વચમાં જોઈએ કોઈ મીડિયેટર જોઈએ એ મીડિયેટર મહાપ્રભુજી એ મહાપ્રભુના ચરિત્રની અંદર એ વાત આવે છે કે ભગવાને મહાપ્રભુજીને એવી આજ્ઞા કરી કે તમે ભક્તોને મારા સુધી પહોંચવાનો રસ્તો બતાવો મહાપ્રભુજી આવ્યા મહાપ્રભુજી અહીંયા આવીને જોયું કે દુનિયાની તો શું દશા છે આવા લોકોને ભગવાન સુધી મલાવવું કેવી રીતે એટલે ગામડાના લોકોને જયારે પ્રણામ મુખર્જી સાથે મલાવવાનું હોય તો મીડિયેટર ની કેટલી ચિંતા હોય કે શું વ્યવહાર કરશે કોઈ શિષ્ટાચાર આવડતો નથી કોઈ એટલું પણ નથી ખબર કે એ વ્યક્તિ સાથે બોલવું કેવી રીતે જોઈએ એ દશા આપણી છે આપણને એ પણ નથી ખબર કે એ પરબ્રહ્મ આખા બ્રહ્માંડ નો માલિક સાથે આપણે કેવો વ્યવહાર કરવો જોઈએ એટલે માતૃને ચિંતા થઈ કે આવા લોકોને ભગવાનની સાથે માળે મળાવવા કેવી રીતે ત્યારે ઠાકોરજી પોતે પ્રકટ થયા અને મહાપ્રભુજીને અભ્યાસ કરી કે તમે જેને પકડશો તમે જેને પોતાનો સેવક બનાવશો એને હું ચોક્કસ પકડીશ ને એને ક્યારે છોડીશ નહીં આ પ્રોમિસ મહાપ્રભુજીને ઠાકોરજીએ આપ્યું એ કેવો પણ હોય પણ જો તમે એને પોતાના સેવક તરીકે અંગીકાર કર્યો જો એ તમારો સેવક થશે તો હું એને પકડીશ હું એને ક્યારે પણ છોડીશ નહીં હું એનો ઉદ્ધાર કરીશ જ આજ જાતની પ્રોમિસ ભગવાને મહાપ્રભુજીને આપી આ મીડિયેટર મહાપ્રભુજી કે જેમણે એ પરબ્રહ્મને બ્રહ્માંડના માલિકને આપણા ઘર સુધી લાવીને તમારે તમે અપ્રોચ નહીં કરો ભગવાન સામે પછી હવે કોની રિસ્પોન્સિબિલિટી છે આગળ વધવાની એ આપણી મીડિયેટરનું કાર્ય મહાપ્રભુ જે કર્યું કે ઠાકોરજીને આપણા ઘર સુધી લઈને આવે આપણને ઠાકોરજી સુધી પહોંચાડીને રમા લાવી હવે રિલેશન ને તમે કેવી રીતે ડેવલપ કરશો એ આપણી આ કાર્ય તે મહાપ્રભુજી કર્યું એટલે આપણા ઘરમાં પ્રભુનું પધારવું એ મહાપ્રભુજીની કૃપાથી કેમ કે મહાપ્રભુજી એ લાગવગ લગાડી ઠાકોરજી સાથે કે આ મારો ત્યારે મા ઠાકોરજી આવે છે ડાયરેક્ટ અપ્રોચ એમણે પણ નથી કર્યો મહાપ્રભુજીની પણ આપણા ઉપર એટલી જ કૃપા છે આપણને એમણે પકડ્યા પોતાના સેવક તરીકે એક્સેપ્ટ કર્યા આપણા ઉપર એટલો વિશ્વાસ રાખ્યો કે બ્રહ્માંડના માલિકને એ કૃષ્ણને એ આપણા ઘરમાં લાવીને એમણે કરવાનું એટલે એ કૃષ્ણનું આપણા ઘરમાં બિરાજવું કૃષ્ણની સેવાનો મોકો આપણને મળવો એ આપણા માટે ભગવાનની કૃપા મહાપ્રભુજીની કૃપા છે તો ભગવાન આપણા ઘર સુધી પધાર્યા એટલે એને આપણે ત્યાં ભગવાનનો અવતાર મનાય છે આપણા ઉદ્ધાર માટે પર્સનલી એ ઘરમાં રહેતા પાંચ જણા માટે જ ભગવાન આવે બીજા કોઈ માટે નહીં છઠ્ઠું નહીં ઘરમાં રહે છે જે પાંચ જણા જે પાંચ જણા ભગવાનની સેવા કરે છે એ પાંચ જણા માટે જ ભગવાન આવે પાંચ જણા માટે જ ભગવાને અવતાર લીધો છે એટલે જે રીતે ગોકુલમાં ભગવાન પધાર્યા એ કૃષ્ણ અવતાર છે એમ આપણા ઘરમાં ભગવાન નું પધારવું એ પણ કૃષ્ણનો અવતાર એટલી જ ખુશી એટલો જ ઉત્સાહ જે જન્માષ્ટમીનો હોય છે એટલો જ પાટોત્સવમાં પણ જન્માષ્ટમીમાં તો ઠીક આખા વ્રત માટે આવે અહીંયા આપણો માટે આવે પર્સનલ ઠાકોરજી અને મહાપ્રભુજી બંનેની આપણા ઉપર કૃપા છે તો આપણા ઘરમાં કૃષ્ણનું બિરાજવું આપણા ઘરમાં સેવા માટે ભગવાનનું આવવું ભગવાનનું પધારવું એને પણ ભગવાનનો અવતાર માનવામાં જન્માષ્ટમીમાં કૃષ્ણ જન્મ ને અવતાર માનવામાં આવ્યો અને જ્યારે પણ અવતાર થાય છે એના માટે ભગવાન પોતે રીઝન આપે છે કે જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય એ ભગવદ્ ગીતાની અંદર ભગવાને વાત કરી જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય જ્યારે જ્યારે મારા સેવકો દુઃખી થાય ત્યારે ત્યારે હું પૃથ્વી ઉપર આવું આપણને ભગવાન સુધી પહોંચવાનો રસ્તો નથી મળતો આપણે દુનિયાદારીમાં ભટકી ગયા ત્યારે ભગવાન આપણને અપરોચ કરે આ બધું નક્કી કરવાનું તમારે પોતાનું કરવાનું એ પણ કૃષ્ણ અવતાર છે આપણા ઘરમાં પર્સનલી આપણા માટે આપણા જ માટે કઠું નહીં જે પાંચ જણા માટે ભગવાન આપણા ઘરમાં પધારે છે આપણા ઘરમાં અવતાર ગ્રહણ કરે એને પણ ભગવાનનો અવતાર માનવામાં આવે જે રીતે કૃષ્ણનો અવતાર ત્યાં ગોકુલમાં તેમણે આપણા ઘરમાં પણ પ્રભુનું પધારવું એ પણ કૃષ્ણનો અવતાર છે તો આ વાર્તાની અંદર વિચારવામાં છે મનીષાબેન હા પ્રાપ્તિ છે પ્રાપ્તિ હા હા હું છું તમે શું સમજાયું પહેલાનો ટોપિક કઉ કે હમણાંનો મતલબ જેટલું સબ્જેક્ટ અત્યારે જે ભણ્યા તમે પેલા કીધું કે મતલબ ભગવાને આ કેમ વર્લ્ડ ક્રિએટ શું કામ કર્યું છે તો એનો મતલબ આન્સર ખાલી એટલો છે કે કારણ કે ભગવાનને પીડા કરવી હતી ને મતલબ આપણા સાથે એટલો બહુ કંટાળો આવતો હતો વર્લ્ડ આખા મોટા બ્રહ્માંડમાં અને એટલું મોટા વર્લ્ડમાં એમને કંટાળો હતો એટલે એને આપણને ના એન્જોયમેન્ટ માટે આપણને એમને બનાવ્યા અને એટલે ખાલી આપણા સાથે રમી રહ્યા છે અને એમના એન્જોયમેન્ટ માટે એમણે આ વર્લ્ડ ક્રિએટ કર્યું છે અને એના રૂલ્સ અને રેગ્યુલેશન સૌથી ઇમ્પોર્ટન્ટ છે અને ક્યારે પણ ચેન્જ કરી શકે ક્યારે પણ એ કાંઈ બી કરી શકે ભગવાન અને એની છે ને ભગવાને અહીંયા વર્ત નથી લીધો આપણા રીતે એમની ખાલી પ્રકટ થયા છે કારણ કે એ આપણા માટે પ્રકટ થયા છે કારણ કે આપણે આપણા વેલફેર માટે જ ભગવાન આ વર્લ્ડમાં એમણે જન્મ લીધો છે દેવી દેવતાઓના વિષયમાં જે કીધું હતું એ ગણપતિ શિવ વગેરે દેવી દેવતાના વિષયમાં જે કીધું હતું એ મને મતલબ આટલું બરાબર નથી સમજાયું અને આજે અવાજ બી એકદમ ક્લિયર નથી આવતો એટલે ઓકે ઓકે સમજાય છે તો પેલા કેમ ના કીધું ના હમણાં હું કહેવાની હતી હમણાં ખતમ જો ને શું ના સમજાયું એ પણ હમણાં તમે જે બોલ્યા ને દેવી દેવી દેવતાનું ઓલું એ મને ન સમજાયું હમણાં જેટલું બોલ્યું ઓછું સમજાયું ખાલી કોને સમજાયું પ્રશાંતભાઈ સમજાય એક મિનિટ પ્રશાંતભાઈ સમજાવ વનસ્પતિ જીવાજી દેવી દેવતાઓ છે જેટલા પણ દેવી દેવતાઓ છે એ બધું ભગવાનનો મેનેજિંગ સ્ટાફ છે એ સૃષ્ટિને રેગ્યુલેટ કરવા માટે ભગવાનની હેલ્પ કરે છે તો સૃષ્ટિમાં ભગવાને જે નિયમો બનાવ્યા એ બધાનું ઇમ્પ્લિમેન્ટેશન સારી રીતે થાય છે કે નથી થતું એ ગ્રાઉન્ડ લેવલથી લઈને ઓફિસ લેવલ સુધી ઉપરના લેવલ સુધી આ દેવી દેવતાઓ ભગવાન સુધી આ બધી વાતોને પહોંચાડે છે અને એ ચેક કરે છે કે બધું ભગવાન ઈચ્છા પ્રમાણે થાય છે કે નથી થતું એ સમજવાની મૂળ વાત એ કે ભગવાન આ બધા જ દેવી દેવતાઓના સ્વામી છે એ બધાના માલિક છે જે રીતે મેં એક્ઝામ્પલ આપ્યું એ પ્રેસિડેન્ટ છે એ ભારતનો ગ્રામ પંચાયતથી લઈને લેજિસ્લેટિવ એસેમ્બલી સુધી જેટલો પણ સ્ટાફ છે ભારતનો એમએલએ હોય કે જે કોઈ પણ હોય એ બધાનો આખરી માલિક આખા દેશનો રેગ્યુલેટિંગ પાવર જે છે એ પ્રેસિડેન્ટ પાસે છે એ નિયમો બનાવે એ રૂલ બનાવે એની ઈચ્છા પ્રમાણે આખો દેશ ચાલે છે એમ વે ભગવાનની ઈચ્છાથી આખી દુનિયા ચાલે છે અને દેવી દેવતાઓ બધા ભગવાનની ઈચ્છા પ્રમાણે આ સૃષ્ટિને રેગ્યુલેટ કરવા માટે ભગવાનની હેલ્પ કરે છે એટલે બધા ભગવાનના સેવક છે ભગવાન શ્રી કૃષ્ણ એ આ બધા જ દેવી દેવતાઓના માલિક છે એટલે કે બધા જ દેવી દેવતાઓના સ્વામી છે બધા દેવી દેવતાઓ ભગવાનની આજ્ઞા પ્રમાણે સૃષ્ટિમાં પોતપોતાના ડિપાર્ટમેન્ટને સંભાળે પ્રાપ્તિ હવે શું સમજાય હવે કૃષ્ણ ભગવાન એકદમ સુપિરિયર છે અને એ બધાના હેડ છે અને બધા દેવી દેવતા એ લોકોના કૃષ્ણ ભગવાનના સેવક છે અને એના પ્રમાણે ચાલે છે એટલે હવે જ્યારે આપણે પોતા માટે કોઈને અપ્રોચ કરવાનું હોય તો ભગવાન કૃષ્ણ અને દેવી દેવતાઓ બંને માંથી કોને ચૂઝ કરવું જોઈએ તું કોને ચૂઝ કરીશ ભગવાન શું કામ કારણ કે એ સુપિરિયર છે ને અને એ જેમ કે એ થાય ને એટલે એટલે એ માલિક છે સુપ્રીમ હેડ છે એ બધાથી ઉપર છે એટલા માટે બીજા બધા દેવી દેવતાઓ જે એમના સેવકો છે એમને અપ્રોચ કર્યા કરતા જે એમના માલિક છે એમના સ્વામી છે એમને ડાયરેક્ટ ડાયરેક્ટ બીજા બધા કરતા બીજા બધા ભગવાનને પ્રે કરતા ડાયરેક્ટ કનેક્શન ડાયરેક્ટ ભગવાન સાથે રાખી છે એટલે પોતાનો ઉદ્ધાર કરવા માટે પોતાની મુક્તિ માટે આપણા ઉદ્ધાર માટે ભગવાનને અપ્રોચ કરવું જોઈએ ભગવાન શ્રી કૃષ્ણ જે બધાના માલિક છે જે બધું કરી શકે છે એવા ભગવાનને પકડીને એમની સેવા કરીને એમનું ચિંતન કરી ને એમના આશ્રયમાં એમની અંડરમાં રહીને આપણે પોતાનો ઉદ્ધાર કરવો જોઈએ એ વાત મહાપ્રભુજીએ आ रीते समझा के जो मूल जो क्वेश्चन अराइज अहिया शू के कृष्ण ज सुखम बीजु कोई केम कृष्ण सीवा महाप्रभु जी एम ना कीधु के शिव की सेवा करो देवी सेवा करो गणपति सेवा करो ब्रह्मा सेवा करो महाप्रभु जी नहीं बोलया केवल कृष्ण मे कीधु इतना कृष्ण सेवा करो पर ब्रह्म तो कृष्ण ही कृष्ण सेवा सदा कार्या कृष्ण सेवा हमेशा करवी जो ये। કૃષ્ણની જ સેવા કરવી જોઈએ કૃષ્ણનો જ આશ્રય લેવો જોઈએ એવું મહાપ્રભુજી દરેક જગ્યાએ બહુ ભાર આપીને કીધું છે કે કૃષ્ણ જ ના સિવાય કોઈ નહીં એવું શું કામ બીજું કોઈ કેમ નહીં કૃષ્ણ જ સુકામ એનો આ આન્સર છે કેમ કે કૃષ્ણ બધાના માલિક છે તો સેવકોને પકડ્યા કરતા માલિકને પકડવું જોઈએ સીધું એટલે આપણું જે કીધું કે આ નાના નાના દેવી દેવતાઓ કે જે ભગવાનની ઈચ્છા પ્રમાણે સૃષ્ટિમાં ચાલે છે ભગવાનના ઓર્ડરથી કામ કરે છે એમની સાથે વાત કર્યા કરતા સીધું ભગવાનને અપ્રોચ કરો એમની પાસે પોતાના ઉદ્ધાર માટે અપેક્ષા રાખો કે ભગવાન મારો ઉદ્ધાર કરે તો આ મૂળ વાત આની અંદર બતાવવામાં આવી ભગવાન અમારા રક્ષક થશે ભગવાનની સેવા જો કરીએ ભગવાન આપણો ઉદ્ધાર કરશે કેમ કે બધાના માટે એટલે મહાપ્રભુજી કીધું કે કૃષ્ણની સેવા કરવી જોઈએ બીજા કોઈ દેવી દેવતાઓનો કેમ કે ભગવાનના સેવકો છે એ પણ ભગવાનને પોતાના સ્વામી માને તો ડાયરેક્ટ એમને કેમ નહીં એટલા માટે મહાપ્રભુજે કૃષ્ણ સેવાની આજ્ઞા આપી કૃષ્ણની સેવા કરો કૃષ્ણનું ભજન કરો તો તમારો ઉદ્ધાર થશે અન્યથા નહીં થાય આ બધા દેવી દેવતાઓ તમારો ઉદ્ધાર કરવા માટે કેપેબલ નથી કેમ કે લોકો પોતે કોઈકના ઓર્ડરથી ચાલે છે એટલે એના એનાથી તમારો ઉદ્ધારનો રસ્તો ખુલશે નહીં એટલે જ કૃષ્ણને અપ્રોચ કરવો જોઈએ એટલે મહાપ્રભુ જે કૃષ્ણની સેવા કૃષ્ણની ભજન એ કૃષ્ણની કૃપા પ્રાપ્તિ માટે પુષ્ટિ માર્ગનું સ્થાપન મહાપ્રભુએ કર્યું જેમાં કેવલ કૃષ્ણ ઉપાસ્ય છે કૃષ્ણ આરાધ્ય છે કૃષ્ણ જ સ્વામી છે બીજું કોઈ નથી આ શ્રી કૃષ્ણના ટોપિકમાં થોડુંક સબ્જેક્ટ જોયો છે નેક્સ્ટ આગળનું તો next class the next date, आज कई जो 12, 11 ना, तो 19 नहीं 18 ना Saturday, તો જ્યાં લોકોનું પ્રવચન ચાલે છે સિક્સટીન થી ટ્વેન્ટી સુધી એટલે નેક્સ્ટ એટીનના આપણે ક્લાસ નહીં કરીએ થી દસ એમનો સમય છે પ્રવચનનો આપણે નેક્સ્ટ ક્લાસ નહીં કરીએ એના પછીના સેટરડે આપણે ક્લાસને કન્ટિન્યુ કરીએ બીજું આટલું સબ્જેક્ટ હતું અને સમર્યું મોકલું છું હમણાં તમે લોકો પોતપોતાની સમરી પ્રિપેર કરીને એને મોકલો મને અને જે ન સમજાયું હોય નેક્સ્ટ ક્લાસમાં પૂછી ચલો જય શ્રી કૃષ્ણ નેક્સ્ટ ક્લાસ મળીએ એટીનના નથી ધ્યાનથી એના પછીના સેટરડે આપણે ક્લાસ કરીશું